એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઝીણા મોટા ટાબરિયાઓ આવી ગયા છે અમદાવાદમાં બેઠા બેઠા મંત્રભાઈ વાર્તા સાંભળે છે સુરતમાં બેઠા બેઠા નિષ્ઠા વાર્તા સાંભળે છે અને આમ વલસાડમાં બેઠા બેઠા નિયતિબેન વાર્તા સાંભળે છે આવો આવો મંત્રભાઈ નિષ્ઠાબેન નિયતિબેન સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે હરણના બચ્ચાની ચાલાકી ધ્યાનથી સાંભળજો એક હતું જંગલ જંગલમાં રે એક મજાનું હરણ આ હરણનું નામ હતું બુદ્ધિબલ <laughs> એ તો બહુ બુદ્ધિશાળી હતું એટલે એનું નામ બુદ્ધિબલ આ ને એક બેન હતી હરણની બેન એક વખત એના ભાઈ બુદ્ધિબલ પાસે આવી સાથે એનું બચ્ચું હતું નાનકડું એવું એવું સરસ મજાનું કે મજાનું રમવાનું મન થાય પોતાની બેન ને આવેલી જોઈને બુદ્ધિબલ તો કે આવ બેન કેમ છો મજામાં તો છો ને હા ભાઈ છું તો મજામાં પણ આ તમારા ભાણિયાને તમારી પાસે મૂકવા આવી છું તમારે એને તમારી બુદ્ધિથી બહુ બધું ભણાવવાનું છે અને સારું સારું શિક્ષણ આપવાનું છે બેનની વાત સાંભળીને હરણ તો કે ભલે બેન તું ચિંતા ન કરીશ હું આ મારા વિદ્યાર્થીને સારા સારા સંસ્કારો આપીને ભણાવી ગણાવીને હોશિયાર કરીશ ચતુર બનાવીશ બેન તો પોતાના બચ્ચાને ભાઈને સોંપીને ચાલી ગઈ ભાઈ પછી તો આ ગુરુ શિષ્ય થયા હરણનું બચ્ચું તો વિચારવા લાગ્યું આ વળી શિક્ષક મને શું શીખવશે એટલે શિક્ષકે તો બીજા દિવસથી જ આ વિદ્યાર્થીને ભણાવવાનું શરૂ કરી દીધું હો હરણે ભણાવવાનું શરૂ કરી દીધું નાના બચ્ચાને છ મહિનામાં તો આ વિદ્યાર્થી હોશિયાર અને બુદ્ધિબળની જેવો જ બની ગયો હવે એક દિવસની વાત છે હો ભાઈ આ હરણનું બચ્ચું હતું ને એ પોતાના ભાઈબંધો સાથે જંગલમાં ઘૂમવા નીકળ્યું હતું પહેલી વાર પોતાના ગુરુના સાથ વિના એ નીકળ્યો હતો એકલો ભાઈબંધો સાથે એવામાં એક વખત થયું એવું કે એ હરણનું બચ્ચું તો શિકારીની જાળમાં ફસાઈ ગયું અને ફસાતા ગભરાઈને એકદમ બૂમ પાડી ઉઠ્યું બચાવો બચાવો આ શિકારીના ફંદામાં ફસાયો છું બચાવો એના બધા ભાઈબંધ તો આ દ્રશ્ય જોઈને બીકના માર્યા ભાગી ગયા જંગલમાં હો અને પહોંચી ગયા આ હરણના બચ્ચાની મા પાસે બચ્ચાની મા આ બેટાની આવી વાત સાંભળીને રોવા માંડી હો દીકરાની વાત સાંભળીને એ તો વિચારવા લાગી કે હવે શું કરવું હવે શું કરવું એ તો ગભરાતી પહોંચી પોતાના ભાઈ બુદ્ધિબલ પાસે ભાઈએ એને આશ્વાસન આપતા કહ્યું અરે બેન તું ચિંતા છોડ મેં એને ભણાવ્યું છે હમણાં એ પોતાની બુદ્ધિ લડાવીને છટકી જ જાણે આવીને જાશે હમણાં છટકી જશે અને ખરેખર ફંદામાં ફસેલો પેલું મેં હરણનું બચ્ચું તો વિચારવા લાગ્યું હો ભાઈ એ તો કે અત્યારે ગભરાવાની જરૂર નહીં પણ મારા શિક્ષકે શીખવેલી બધી તરકીબો અજમાવવાનો આ સમય છે હું કુશળતાથી એનો ઉપયોગ કરીને કેમ અહીંથી છટકી શકાય એ જ હવે તો વિચારું એટલે એણે તો એક વિચાર કર્યો અને જમીન પર લેટી પડ્યો જાણે મરણ પામ્યો હોય એમ સૂઈ ગયો એ તો શિકારી આવ્યો એણે હરણના બચ્ચાને ઝાડમાં ફસાયેલો જોયો એ તો ભારે આનંદમાં આવી ગયો કે છેવટે એક હરણનું બચ્ચું ઝાડમાં ફસાયું તો ખરું આજનો મારો ફેરો સફળ પણ આવીને એણે જોયું તો એ તો બોલો અરે આ તો લાગે છે કે સવારથી મરી ગયો છે એણે ઝાડનો ફંદો ખોલી નાખ્યો હવે વિચારવા લાગ્યો આની ખાલ ઉતારીને એનું માંસ ઘેર લઈ જાઓ પત્ની ખુશ થઈ જશે એટલે એ તો અગ્નિ પેટાવવા લાકડા એકઠા કરવા લાગ્યો હરણના બચ્ચાને બરાબર મોકો મળી ગયો શિકારી જેવો એની પાસેથી થોડેક દૂર ગયો કે હરણનું બચ્ચું તો કૂદતું કૂદતું ને ભાગી ગયું ભાઈ શિકારીએ એનો પીછો કર્યો પણ હરણના બચ્ચાને કોઈ આંબી શકે એ તો કાંઈ હાથ ન આવ્યો અને આ હરણનું બચ્ચું તો સીધું પહોંચી ગયું પોતાની મા પાસે હો ભાઈ તો ભાઈ આ હરણનું બચ્ચું બહુ બધી વિદ્યાઓ ભણ્યું હતું એના શિક્ષક પાસે અને ગમે તેવા સંકટમાં પણ હિંમત ન આવ્યો તો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો મંત્રભાઈ નિષ્ઠાબેન નિયતિબેન આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈ બંધ ને બેનપણીઓને કહેજો પાછા આવજો